કેટલું બધી કેટલું બધી હા તો બધાનો એક જ અવાજ છે બધામાં આપવાનો એક જ અવાજ છે ઇન્ડિયામાં રોજ છે બે વખત ક્રિયા કરે બે વખત ભજન કરે છે બરોબર છે દાદા <laughs> સરખું કલેક્શન હા રિસર્ચ કરી સગુડી જાય આવો બે અહીંયા કરો બાબા એના નાખી અહીં નાખીએ એટલે અહીં નાખીએ જે પામી ગયા આવશે આવો આવો એની મેળે અહીંયા બાબા આવતા બાજુ આવશે પકડાવવાનો ભાઈ પકડાવાનો ભય જે છૂટી જાય એનું કારણ લોભ લોભને કારણે પકડાવાનો ભય છૂટી જાય છૂટું લોભ ને કારણે પકડાવાનો ભય છૂટી જાય હા લોભને કારણે પકડાવાનો ભય છૂટી જાય કમાવા માટે હા દાદા લોભ ને માટે મકાન કેમ નહીં બીજા બધું બરાબર એટલે આનું ઘર સૌથી ઉજવે હોય બધા જ વધારે વધારે કરવાનું કારણ કે વ્યાજ લીધે પથ્થર માં બધું કામ કરે કોલકાતા આવે ને એ જ કામ કરે એ અમારો ફર્સ્ટ પછી બધા માણસ લઈને આવતા નહીં તો ની બાંધેલા મજૂર ના આઠ આઠ રૂપિયા છે બકરી રૂપિયા આપી સર મને લોકો તો પત્રકાર ચડાવવા બહુ મુશ્કેલ આ મોટા મોટા બે પચાસ મોટા ચાર સારું દસ ટનની ગાડી હોય ચાર પથારી ના બે ગાડી હશે આપણી તદ્દન હવે બે દીધી બે ગાડીઓ બધું ચાર તો મશીન જ કાપતા આપણે કેટલી હિંમત હોય સાહેબ જે કે જુદી એટલે જુદી ઢોળવણી મારી મને બહુ હેલ્પ કરી બીજા બધા હેલ્પ કરી પગાર રાખવાનો ને પગાર આ પગાર જે રહ્યા હોય ને તો મન મન મહિને ત્રીસ હજાર આપવા પડે મને બરાબર રમેશભાઈ પંદર હજાર રૂપિયા આપવા પડે અને હજાર રૂપિયા છૂટી કરી નાખો ચંદુભાઈ બંધ ખ્યાલ હતો એટલે હું ઉપકાર તો બોલતો હવે મને જે સુખ આપ્યું છે તો હું શું આપું બધું એટલે મારી આખી જગ્યાએ તમારે મંદિર નું કામ મારે કરવું કરું સપના મારે મંદિર જેમ તમને સપના મંદિર આવે છે બધી સ્કીમ મારી બરાબર મેં કહ્યું તે હોય ને ત્યારે પથરો સમજાય નહીં ત્યાં બાર ઉપર એટલે આપણે દરેક મને જુદો નમલો ક્યાં અને કઈ આ સચિદાન શંકા ધને કાય હિસાબ લીધી એ તો ધને કાય તો એની જવાબદારી લીધી જવાબદારી ને પેલા ભોગવેલું તે એની જવાબદારી કરેલી એટલે હું કહીએ તને જૂના ફરી કાઢી મેં કર્યું એમાં કે કહે કે બે વખત કે દાદા મને કશું એવું આપવાનું આવ્યો ના મારા બરાબર હારે મળે જાય છે જમવાનું જમવાનું હારે મળે જાય બધા માણસ બરાબર એટલે મેં કહ્યું જન્મ જયંતિ આપી જવાની દાદા એકસો પચીસ ની મેં માગેલી છે દાદા એકસો પચીસ ની એમને માગી એકસો પચીસ માં પૂરો થાય ત્યારે ઉજવવાની તો પચીસ લાખ મહાત્મા થઈ જશે જાણા છે કે શું બચ્ચી કહ્યું તો દાદા એકસો ભલે મોડા આધા થઈને ટેક્નિકલ ના કહ્યું મોડા આધા થઈને આશા અમર છે ને આશા છે તમે બધા અઠવાણ નથી આ દુનિયામાં તો અપાય કે નહીં અપાય તો અમારે આપી છે પ્રભુભાઈ કે છે કે અમારી ઉંમર તમને અપાય કે નહીં અમારે આપી છે પ્રભુદાસ

દાદા જુદા નહીં લાગતા હતા દાદા ભગવાન પચીસ વર્ષ તરત આ પરિણામે આવે ને ના હોય

વસંતભાઈ ને માત્ર પ્રસાદી નથી આપો તમારો બધો બોજો દાદા મારે મનોભાઈ જરૂર જરૂર દાદા જરૂર દાદા Thank ચાલે તમારો જંગ હોય મારો હોય પાછી તમારો જંગ મારો જંગ છે દીકરો હતો ના દીકરો તો તમારા છે ને હું તો આ ચાબા બરાબર હું મારા સંઘ નથી જાઉં આ સંજ્ઞા મળવાથી ભેગા નહીં આ તો બરાબર બરાબર હા દાદા હા <laughs> આખો કંટ્રોલ મારો બરાબર દાદા બધી દાદા બધી કોર્નર ઓર્ગેનાઇઝ તમારા જ હાથમાં તમે સંભાળો

બીજો બધો સ્ટાફ મેં ગોઠવ્યો કાદર નહીં મારો બરાબર મારો અને એમાં એટલું બધું કામ થયું બીજું આ કેટલો છો ચાર બધી સાહેબ ખોંદરવાનું નહીં કામ નહીં સદગતિ સદગતિ ખોંદર તો શરમાય ગયું મારું અપમાન કર્યું બોલાય કે દુકાનદારે અપમાન કર્યું તો તારું ઘર છે તારે શ્વાસમાં થાય કોઈ <laughs> કે

એક આપણા બધા સન્માન નથી બરાબર છે બોલશે વાંચવા બધા નહીં તમારે

અને અત્યારે તમે કાગળ રાખ્યા લાવો રજૂઆત કરવાના નથી રસ્તો કરવાનો એની બાજુ બેઠા નહીં

કેટલી વિહાર છે મને કઈ તેથી એમ બરાબર એટલે ઘણી બધા તો આગળ મને સ્પર્ધા આવશે બરાબર જોઈ લેવાનું આપણે અને એની પાસે કરવાનું કામ અને આપણે અઠવાડિયા ડાયરી હિસાબ લઈએ બરાબર છે એવું લાગ્યું આપણે કોઈ મહાત્મા નીકળે ખરો લલિત એવું કહેતા તો હવે તો સાઈઝ કરો છે દસ હજાર પચાસ હજાર તમે એને આપી દો તમે મારા પાછા જોતા નહીં જો તમે શાંતિ થઈ જશો ગરીબમાં ક્યાં મન જોવા માટે કચ્છ જ પાંચ લાખ જોયું હું ઓળખું એમ બાળક આવી ના ભેગા પ્રકાર થયા પ્રગટ થયા તે અમુક રૂપા થયા બરાબર હું ના હોતું ભાઈ હજાર રૂપિયા પચાસ હજાર મેક્રો મેક્રો પોલો મેક્રો આવી બધી ડગી ગયા ગયા ખરા એવું થાય થઈ જાય એવું થાય થઈ જાય માં મળેલો તમને હું તો હું રમેશભાઈ ને શૈલેષ તમને મળવા આવેલા તો તમે પાઇપ સીધા સુતા તો એવા અંગે તાનમાં દેખાતા હતા કે હદ થઈ ગઈ હતી સાહિબ જે પિતા હતા ભૂકો તો એવા ફોર્મ માં દેખાતા તમે પાવરફુલ સ્ટ્રોંગ મસ્કો બોલો કડક પીનારા બધા લડી બના માણસો

નહી છોતેર માં તો જબુભાઈ ની સાથે પેલી ટીમુલ ની સિગરેટ બીડી દાદા લાડુમાં ના ખાટલા પર બેસી વાળામાં પીતા હતા દાદા બીડી બીડી જબુભાઈ ની સાથે બેસીને પેલા કાપી ની દોરી વાળા ખાટલા પર બેસીને વાળામાં પીધેલી દાદા તમે જબુભાઈ ને પેલા મળ્યા ત્યારે માણસ એને દુનિયા ખરાબ માં જો જોયેલા ને બધા બરાબર ન કરે મારા હોય તો એટલા